परिशिष्ट चार भगत भगतजी महाराजना पत्रों पत्र नंबर एक स्वस्ति श्री नड़ियाद महाशुभ स्थाने पूज्य राधे सर्वशुभ उपमालायक सत्संग शिरोमणि हरिभक्त जवेरीलाल उल्लास भाई महुआ बंदरे थी लिखितंग दर्जी भक्त प्रागजी गोविंद जीना घना घना करी જય શ્રી સ્વામિનારાયણ વાંચવા વિશેષ લખવા કારણ એ છે જે તમારા પત્ર ત્રણ પહોંચ્યા છે તેમાં બે પત્રની પહોંચ સ્વામી મહાપુરુષ દાસજીના પત્રમાં લખી હતી વળી આજરોજ તમારો પત્ર કાર્ડ એક આવ્યો વાંચી સમાચાર જાણ્યા બાદ લખવાનું કે હું ખુશી આનંદમાં છું તમારી ખુશાલીના પત્ર લખતા રહેશો બાદ લખવાનું કે તમારા પત્ર ઉપર સદ્ગુરુ એવો શબ્દ તથા પવિત્ર અને અંદર બીજી ઘણીક ઉપમા લખો છો તેમાં હિત કરતા નથી પરંતુ પત્રમાં ઉપમા લખવી નહીં બાદ ભગવાનનું ભજન કરતા રહેજો બાદ સમાચાર લખતા રહેશો અને આ પત્ર ભેળો બારોટ ગોકળનો પત્ર બીડ્યો છે તે તેને આપજો અને કહેજો કે ભગવાન ભજવા હોય તો ભાઈ બંધાઈ રાખવી પણ દેહના સુખ સારું ભક્તની દોસ્તી કરવી નહીં ત્યાં સાધુ ગુણ સંપન્ન સાધુ વિજ્ઞાનદાસજી તથા મહાપુરુષ દાસજી તથા ઝવેરભાઈ પાટીદાર તથા ચુનીલાલભાઈ તથા દવે મણીલાલ તથા ઝવેરભાઈ તથા બારોટ પ્રહલાદ તથા સત્સંગી સર્વે સાધુ વગેરે સર્વેને મારા ઘણા ઘણા કરી જય શ્રી સ્વામિનારાયણ વાંચશો આ પત્ર ભગતજીની આજ્ઞાથી લખ્યો છે દસ્ખત ચરણ સેવક દરજી પુરુષોત્તમ નરસિંહના જય સ્વામિનારાયણ દંડવત પ્રણામ સહિત વાંચવા રણછોડ ભક્તના નારાયણ વાંચવા સંવત ઓગણીસો પિસ્તાળીસના શુદ્ધ ત્રણ ભોમવાર પત્ર નંબર બે સ્વસ્તિ શ્રી નડિયાદ મહાશુભ સ્થાને પૂજ્યા રાધે સર્વશુભ ઓપમાલાયક એકાંતિક ભગવતી અને પરમ એકાંતિક સાધુ સેવામાં તત્પર ઉપકાર માનો છો ને એકાંતિક ભાવ પામવો એવા એકાંતિક રાજમાન રાજેશ્રી મહેતા ઝવેરલાલભાઈ ઉલ્લાસરામભાઈ તથા રાજેશ્રી ચુનેલાલભાઈ અનુપરામભાઈ તથા રાજેશ્રી ઝવેરલાલ જયસંગભાઈ અમીન તથા બારોટ દેવીભાઈ રતનસંગ તથા બારોટ મોહનભાઈ દામોદર તથા પટેલ સોમભાઈ તથા લલ્લુભાઈ દુવારકાદાસ તથા પટેલ મથુરભાઈ ગણેશજી તથા પટેલ નારણભાઈ જીવાભાઈ તથા હરિભગત પેલાદભાઈ તથા પેલાદ કીર્તનિયા તથા ગામ પરગામના તમારા હેતસ્વી હોય તે સર્વેને વિનંતી કરનાર શ્રી મહુવા બંદરથી લિખિતંગ ભગતજી પ્રાગજી ગોવિંદના દંડવત સહિત જય શ્રી સ્વામિનારાયણ વાંચશો લખવા કારણ એ છે જે ઓણની સાલે ભાદરવા માસમાં ફૂલચંદ શેઠ ખીમજી તથા ત્રવાડી વિઠ્ઠલભાઈ દામજી વગેરે છ જણ ગઢડે ગયેલ ત્યાં વાતચીતું મહુવાની ચાલતા કહે કે પ્રાગજીનું જ્ઞાન તો ખરું પણ સાધુ આકલા એટલે કે આકડા થઈ બગાડી દે ને વિક્ષેપ જેવું થયું તારે વિઠ્ઠલભાઈ કે તે જ્ઞાન કરે તો પણ વચનામૃત વિના અક્ષર ન બોલે માટે બલરામદાસ સત્સંગમાં વિક્ષેપ જેવું કરે પણ આ સત્સંગમાં કંઈ વિક્ષેપ પડે તેવું ન કરનાર માટે તેથી કોઈ અવલી એટલે કે અવળી વાત ન થાય એ તો અમારે ખાતરી છે પણ તેને જ્ઞાને કરીને અને ગુણાતીતાનંદજીના આશીર્વાદે કરીને જે ધારે તેવું થાય ખરું એમ જણાય છે ને મંદિરમાં બેસી કથા વાર્તા કર્યા વિના ચાલે નહીં તે કોક કથા વાર્તા કરે તો શોભા લે પણ કથા વાર્તા માળા ધ્યાન વિના બીજી વાતું ન થવા દઈએ માટે અમને તો કંઈ જ વાંક જણાતું નથી તો સર્વે રાજી થયા અને કે વાતું સંભળાવી કાઠિયાવાડમાં ગુજરાતી માણસો આવી વાતું સાંભળી જાય છે તો તે જુઓ તો ખરા એમ સર્વેએ ભીમજીભાઈને વાત કરી આચાર્યશ્રી પાસે બેસીને વાતું કર્યું ત્યારે આચાર્યશ્રી કે સાધુ બાર એટલે કે બહાર પડવા લાગા તેને અમે કહ્યું કે જે સારું તમે નોખા પડો છો તે તમારા ભેગો સત્સંગ મૂકે નહીં ને તમારી ભેળો ભળશે નહીં માટે સત્સંગમાં પડી રહો પણ વિજ્ઞાનદાસજીને બાર નિસરવું વધુ લગ્ની માટે બાર પડા પણ ક્યાંય આપણે સત્સંગ બગાડો નહીં તો પાછા સર્વેને સમજાવી ધૂલીએ મોકલા માટે હવે તે ઉપાધિ મટી ગઈ છે પછી સર્વેને એમ થયું જે હવે ગુજરાતી માણસ આવે તેની બરદાસ્ત રાખજો એમ છૂટી આપી છે માટે જેને આવવાનું મન હોય તો પાંચ જણ થઈ સુખેથી આવજો હવે અમે રાજી થઈ વાતું કરવાની છૂટી કરી છે તમારા ગામમાંથી પૂનમ ઉપર રણછોડ ભગત પ્રાગજી હરજી શ્રી વર્તાલે ભેગા થયા તેને અમોએ જે શ્રી સ્વામિનારાયણ કહા છે ને કહું છે જે અમારે મય આવવું છે પણ સમયો કરીને આવીશું તે વાત સાંભળીને લખું છું કે જેને આવવું હોય ને હાલીને આવે તેને નથી કહેતા પણ ગાડીએ બેસીને આવે એવો હોય તો ઝવેરલાલ ઉલ્લાસરામને તેડીને આવે તો પણ તે ભેગું માણસ વિના ન આવે ને જે તેની ભેગા આવે તે ઉપર અમે બહુ રાજી થશું ને કદાપી અહીં મહિનો પંદર દિવસ રહેવું પડે તો તેને જમવાના ખર્ચ થશે તે અમે આપશું પણ એ જીવ ભારે છે અને મુક્ત દશા પરમ પામે તેવા છે તેને તેડીને આવશો તેની ઉપર અમે રાજી થશું ને જેને જેને આવવું હોય ને તે કામથી પરવારીને આવવું પણ ઉદ્વેગ લઈને ન આવે તેમાં એકાંતિક ભાવ કહેતા મુક્ત દશા ન આવે માટે કામથી પરવારી પાંચ પાંચ જણ દસ દસ જણ ભેગા આવવું પણ એકલા ચાલી નીકળવું નહીં કાંજે નિવર્તીવાલો હોય ને તે ચશ્મું સૂરજ અને રૂનું પૂમડું ત્રણ એક રીતે રહે તો દેવતા થાય તેમ મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇન્દ્રિયો પેલી થીર એટલે કે સ્થિર કરતાં અંતસકરણ થીર થાય માટે લાંબી વ્રતિ એટલે કે વૃત્તિ કાશી જેટલી હોય તે વરતાલ જેટલામાં આવે પછી ગઢડા જેટલે આવે પછી દેહ જેટલામાં આવે ને પછી ઇન્દ્રિયોમાં થઈને અંતર સન્મુખ થઈ ભગવાનમાં વ્રતી વળગે વચનામૃતમાં વાત છે માટે અમે તો તુસ એટલે કે તુચ્છ છીએ પણ ગુણાતીતાનંદનો આશીર્વાદ હશે ને તમે અંપર હેત રાખતા હશો તો ચંદ્રમામાં અમી છે તે ચકોર એટલે કે પક્ષી છે તે ચંદ્ર તરફ જોતાં જોતાં બલતા ઇંગારા એટલે કે અગ્નિ લે પણ બલે નહીં તેમ એકાંતિક ભાવ પમાડું એવો મોટાનો આશીર્વાદ હશે તો જે જે અમારી સાથે હેત રાખતું હશે તેને તલ માત્ર કસર રહેવા દેવી નથી એમ વચનામૃતમાં કહ્યું છે તો પણ તમારી સર્વેની દયા હશે તો તમમાં પણ તલ માત્ર કસર રહેવા દેવી નથી એવો આગ્રહ છે વલી સ્વામીશ્રી બોલતા જે જેવો શાઢ તેવું વાસરું થાય ને જેવો ઘોડો હોય તેવું વશેરું થાય ને જેવો ગુરુ મળે તેવું શીશમાં દૈવત આવે માટે કાંઈક માન કરવાની વાત કોઈકના મનમાં થાય તો આજથી લગણ સત્સંગ કરતાં કરતાં કોઈનું લીધું છે ને તમારે હેત હશે તો મંદિરમાં તમારો જેવો પૈસો આપવો હશે તે અખે એટલે કે અક્ષય ફળ જેવો આપવો હશે એક મુમુક્ષુને શેર ખાવા મળે ત્યાં બીજો આવ્યો તે કે તમારી વાતું સારી લાગે છે ત્યારે કે ખાવા નથી તો કે હાંડલીમાંથી પડતર જમીને રહેવું પણ મારા જીવનું સારું કરવું છે તેમાં ત્રીજો આવ્યો કે વાતો સારી છે ત્યારે કે ખાવા નથી ત્યારે કે થાલી ધોઈને પીશ પણ રહેવું છે પછી ચોથો આવ્યો કે વાતું સારી છે કે ખાવા નથી તો કે ચારે જણ હાથ ધોતા હશો તે પાણી પીશ ને તમારી વાતું સાંભળવી છે તેમ વાત તે કરામત છે પણ અરથ પર જેની બુદ્ધિ હોય તેના અંગમાંથી અરથ પર વાતું ઉપજે ત્યારે ચશ્મું એટલે કે કાચ સૂરજ અને પૂંભળું તેમાં કડીના દેવતા પહેસે તે તો રૂપૈયાને જોનાર જીવોનો વેગ ખોટો કાઢી નાખે માટે અમારે હવે વાતોની છૂટ થઈ છે માટે જેને જેને આવવું હોય તે સુખેથી આવજો પણ શ્રદ્ધાથી અવાય તારે સુખ રહે અને એકાંતિક ભાવે આવે ને કસર રહે છે તો શ્રીજી મહારાજે કહ્યું છે જ્યાં જેવા જન્મ થાશે ત્યાં અસ્ત્રી છોકરા મળશે તે પણ દેહે હેત તેવાને તેવા મળશે ભૂંડને અઢાર થાય છે વિશીને એટલે કે વિંછીને પાંચશે થાય છે ને એરુને હજાર થાય ને ઈંડા ફોડતી જાય અને ખાતી જાય અને તેમાંથી ભાગી છૂટે તેટલા કણા થાય છે માટે તેની ફિકર રાખશો માં જ્યાં જ્યાં જીવશું ત્યાં મળશે ને અસ્ત્રીની ધાંખના હશે તે પણ બકરાને બસે શાઢ પાડો કે બુઢિયા વાંદરાને મનગમતી મળે છે અને વધુ જોતી હશે તે ઐલાવત ખંડમાં એક શિવજીને અગિયાર અદ્ભુત અસ્ત્રીઓ છે ત્યાં મેલશે પણ તેમાં જ્યાં જ્યાં જતાં જતાં દુઃખના ઢગલા જાણો આપણે એકમાં એટલું દુઃખ તો તેને વિશેષ હશે માટે એકાંતિક ભાવ પામી ધામમાં સુખે રહેવાનું છે ઉતાવળા હોંકારે આવવું નહીં વિચારી નવરા થઈ સુખે આવશો તો બે વાતું આવડતી હશે તે કરશું જે અમે તો શું જાણીએ પણ અમારા ગુરુથી જે વાત શીખા હશું તે તમને કહેશું એ જ સમજવું આ કાગળ ભેગા થઈને ચાર પાંચ વાર દી લગણ વાંચશો તો ભાવ જણાશે રૂપિયા પાંસઠ મની ઓર્ડરમાં તમે મોકલા તે પોતા છે તેવું બારોટ મોહનભાઈ દામોદર તથા બારોટ દેવીભાઈ રતનસંગને જાણવું ને દત્તરામભાઈને પણ જાણવું એ જ ભાદરવા બીજા બીજાવદી બુદ્ધ દરજી ભગત પ્રાગજી ગોવિંદજીની સહી દસ્તક પોતાના પત્ર નંબર ત્રણ પરમ ભગવદીય મહેતા ઝવેરલાલ ઉલ્લાસરામ શ્રી મહુવા બંદરથી લિખિતાંગ ભગત પ્રાગજી ગોવિંદજીના નારાયણ વિશેષ તમારો પત્ર પહોંચ્યો છે તે હકીકત સરવ જાણી છે તેનો ઉત્તર એ જ છે ભજન કરવું એ જ શાંતિનો ઉપાય છે મહારાજે પણ કહેલ છે કે જે હે પરમહંસો શાંતિ તો એક નારાયણના ચરણાર વિંદમાં છે ને બીજે તો અશાંતિ છે હમોને પણ શરીરમાં કસર રહે છે સર્વેને નારાયણ કહેજો પોષ સુધી છઠ સંવત ઓગણીસો અડતાલીસ દસ્તકત શ્યામજીના નારાયણ વાંચજો પેલું આગળ દસ્તક લઈ લેવું છે પત્ર નંબર ચાર શ્રી નડિયાદ મધે પરમ ભગવદી ઝવેરલાલભાઈ શ્રી મહુએથી લિખિતંગ ભગત પ્રાગજી ગોવિંદજીના નારાયણ વાંચવા જત તમારા પત્ર બે પહોંચ્યા સમાચાર જાણ્યા છે વિશેષ શાસ્ત્રી પુરાણીને ધ્યાનાનંદજીને આવવા વિશે તમોએ લખ્યું તે જાણ્યું માટે આચાર્યજી મહારાજને અહીં આવવાનું નક્કી થશે તો અમો તમોને લખી જણાવીશું તે પ્રમાણે તમારે આવવું વળી પણ જાણવું જે ગઢડે મૂર્તિના મુહૂર્ત પર અમારે આવવાનું બનશે તો તે પણ તમોને લખી જણાવીશું માટે અમો તમોને સર્વ સમાચાર લખશું વિશેષ તમોને તથા ઝવેરભાઈ જેસંગભાઈને લખવાનું જે નિત્ય માળા ફેરવતી વખતે પ્રથમ પ્રલયનો વિચાર કરીને પોતાને અક્ષરરૂપ માનીને દશ માળા ફેરવવી તેમાંથી સુખ શાંતિ થશે એવો અમારો આશીર્વાદ છે આચાર્યજી મહારાજને અહીં પધારવાનું નક્કી ઠરશે તો અમો તમોને લખશું તે પ્રમાણે તમારે તથા શાસ્ત્રી પુરાણી ધ્યાનાનંદજી આદિ સર્વેને આવવું તે રસ્તામાં મહારાજની ભેળા થઈને સાથે અહીં આવવું અહીં મહારાજ પધારવાના છે માટે મંદિરનું કામ બંધ છે સર્વેને નારાયણ માક્ષર વદ અગિયારસ દાસાનું દાસ શ્યામજીના નારાયણ વાંચશો તારીખ સત્તર ડિસેમ્બર અઢારસો બાણું